જેટલું બોલીએ મોટેથી આપણે એકલા અંદર આંખો બંધ કરીને તો આપણા મહિલા અંદરના દાદા ભગવાનના અસીમ જે જે કારો આપણેથી થાય ને આ શરીરથી તો અંદર ખુલતા જતા જાય શું આટલું દહદ મિનિટ ઉપયોગપૂર્વક કરે કામ થઈ જાય કામ થઈ જાય શું રોજના વ્યવહારમાં વ્યવહાર બહુ સારો થાય સરખો થાય સચ્ચિદાનંદ Eu estava de એમ બેસી જવાશે બેસી જવાશે ઉપર બે એ બે બેસે આપણા વડીલો આવી ગયા બધા બધા સચ્ચિદાનંદ આ દાદા ભગવાને એમના જીવનમાં એમનું જીવન જે ગયું આખું એટલે કે જ્યારથી એમનામાં આ ડેવલપ થયું કે જીવન કેવી રીતે જીવવું તે નાનપણથી જ હતું પણ પછી જ્ઞાન ખુલ્લા થવા માટેની ભૂમિકા બધી તૈયાર થઈ જાય અંદરથી એની ભાવનાએ કરી પ્રાર્થનાએ કરીને બધું કર્યું જીવાય જીવ્યા પણ એ પ્રમાણે એ આખી આ કારને વિશે નવ કલમો છે એટલે કળિયુગમાં જીવન જેવા પ્રકારે જે બધું જાય ખરખું જ જાય છે પણ આ નવ કલોમાં બધું જ આવી ગયું એટલે એમાં એ નવ કલોમો શુદ્ધાત્માને માટે નથી પરંતુ આપણા દેહને માટે છે શું કહ્યું દેહમાં જે અંદર હરખો પાસરો ના હોય તે બધો હરખો પાસરો થઈ જાય કેવો થાય પાસરો એટલે શું વાંકચૂક નીકળી જાય એમ કહું છું વાંકચૂક હોય તો નીકળે એટલે અંદરથી વાંકચૂક નીકળે તો બહાર તો શરીર છે જ ને કુદરતી જીવવાનું તે બધા એને કામમાં લાગે એવું નથી પણ સુવાસ આવે એની એવું છે એ ફૂલ બરાબર ખીલ્યું હોય ગુલાબો બધા મોગરો બટ્ટ મોગરો કહેશે નહીં બેનો શું કહેશે ને કોઈ વ્યાણીઓ થતી જ નથી ને અહીંયા આગળ તો એ સાઉથ ઇન્ડિયામાં થાય સાઉથ ઇન્ડિયા ભૂલો એટલે આપણી હા માનવતાની ફોરમ બધાને પ્રાપ્ત થાય શું આપણે કરવું ના પડે હમ મોગરો હોય ગુલાબ હોય એને એની સુવાસ હોય તો એ પોતે આપે છે કે એની મહેતે મળે છે બોલો ને એની મહેતે મળે છે કોણ છું બેન તારી સાથે ભલે હા બેસ બેસ તારું નામ શું નંદા તારું નાક કેમ બેસી ગયું છે મરાઠી હોય પણ કાંઈ વજન ઠેવલા ઠેવલાવો હતા એકડે નહીં ઠેવલાવો છે दाबून दिला होता की भगवान ने केला अरे भगवान સારું શું કે છે શું નંદા નામ કયું ન ન બહુ અચ્છા બહુ અચ્છા નામ હે નંદા બોલ બોલ તું બોલ હા सब कुछ होगा सब कुछ सारा जीवन बड़ा अच्छा जाएगा शादी हो गई है हाँ, एक बच्चा एक कितना बड़ा बस बस वो सब अच्छा हो जाएगा अने आप उन लोगों के बच्चे की ख्याल करो उसको पढ़ाओ बेबी है कि बाबा है बाबा है उसको ये कहाँ गए उसको सब सहाय करना हाँ अगर उसको पढ़ाई चाहे तो उसको करवाना समझे हम्म तो पढ़ाई आता है तेरे को पढ़ सकती है હમ તો નવ કલમો દો અને અને પેલા સાધનો દો બહુ કામ થઈ જશે એનું એ આપ હિન્દી મેં हिंदी वाला अनुकूल मोकली अपन करो हाँ અહીંથી हाँ ये आपको तने आपसे तेरे को हिंदी में दादा भगवान ये कलयुग के कल की अवतार मालूम है कि नहीं सुना है कल की अवतार म्हणजे कलयुग के भगवान भगवान महीना शरीर भगवान नहीं बनता लेकिन अंदर अपने अंदर सबके अंदर भगवान का वास है आत्मा स्वरूप से कैसा आत्मा स्वरूप से वो ब्रह्म स्वरूप पर बोलते हैं तो वो श्वास सारा परमात्मा प्रकाश दादा भगवान के शरीर में खुला हो गया तो हम वो फोटो देख देखते हैं ना वो तो फोटो है लेकिन अंदर भगवान लेकिन वो फोटो देखो तो बहुत कल्याण हो जाता है हुँ? हम्म? उसको आँख को करके ध्यान में रखना और जो बताते हैं ना रोज करेगी तो काम हो जाएगा हुँ? हम्म? और बच्चे को अच्छा पालन करना पड़ेगा सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद ये तेरे को जो मिला है ये इतनी बड़ी बस्ती है 125 120 करोड़ भर किसी को नहीं इतना भाग चाहिए हाँ? नसीब वाली है जा नसीब वाली है ये तेरा घर अच्छा तेरे को मिल गया है हाँ? हम्म। જય સચિદ જય સચિદ હસવાનું હસતા હસતા હા પણ રડતા હાથે હસવાનું રડતા હાથે આવડતું જ નથી એના તો મોડી ડાયનનું ફૂલ જોયે છે ત્યાં જોયું જ નથી આમ ફેરવું ના પડે નહીં <laughs> લે આમ સીધું જો આ અને આ એટલે હલકું જોતા જુએ ને જોવા દેજે હા અવરું જુએ ને તો એને વળજે એ સીધું જો કે શું કહીશ સીધું જો બસ હા એટલે ભગવાન અહીંયા આગળ ખુશ થઈ જાય તારા પર જા આડી ત્રાટી કપટ કી તાસે દિશનાય આટલું જ છે દંતરાય આપણે જ આપણા ભગવાનના જોવાનામાં આપણે અંતરાય રૂપ થઈ પડેલા એ બધો વ્યવહાર કહેવાય વિઘ્ન સ્વરૂપ થઈ ગયેલા બધો વ્યવહાર કહેવાય આવરણ સ્વરૂપ થઈ ગયેલા એ બધો વ્યવહાર કહેવાય એટલે આ બધું બધા મુક્તિ પામ્યા છે બધા જ ભેદ જ્ઞાનથી અને આજે એ ભેદ જ્ઞાનનો ભેદ આપણે પામવો એ આજ્ઞાધર્મ છે શું કહ્યું હા એ બહુ મોટું એને ભેદનો ભેદ કહેવાય છે તારે પરમાત્મા ઊભા રહ્યા છે સમજાય ને હા ભેદ એટલે આપણને આ મન વચન કાયા સારી રીતે બધા સમજાઈ જાય બને તેટલા જેટલા થાય કળિયુગમાં જેટલું હોય એટલું બને તો એ મન વચન કયા જેટલા સમજાય એટલું આપણું કલ્યાણ પછી તો ગતિ એની મેતે થઈ જાય હમ રોકેટ છૂટે ને એવું સિદ્ધ ભગવાનનું કારણ કે સિદ્ધ ભગવાન પોતે છૂટતા જ નથી પણ દેહથી જેટલા બંધાઈ રહેલા છે દેહથી તો એટલે પછી છૂટા એમને કોઈ બાંધી નથી રાખ્યા એટલે આપણે આપણાથી બંધાયેલું બધું નીકળતું જાય સંભાવે નિકાલ થતું જતું જાય શું કહ્યું સમભાવે એટલે આપણો વ્યવહાર કેવો સમ થતો જાય સમ અને પછી જીવન કેવી રીતે જીવાતું જાય તો કે સમ્યક શું એટલે એટલે એને ચારિત્ર કહે શું કહે ચારિત્ર કહે ચારિત્ર એટલે ભગવાનનું ચારિત્ર કહેવાય અને બહાર સમાજમાં ને લોકમાં જે ચારિત્ર છે ને એ વ્યવહારથી છે શરીરથી શરીર બીજાને જોયું છે આવો રહું છું કે અને ભગવાનનું ચારિત્ર આપણું અંદરનું એ વસ્તુ જય સચ્ચિદાન એટલે આપણો આખો માર્ગ જ અંદરનો છે હવે અંદર તો આપણે જ્ઞાની પુરુષને જડી ગયેલું છે તે તમને દેખાડી દીધું એટલે તમે સમજી ગયા કે આ મારો માલ છે મારો ખજાનો છે હમ અંદર સાંભળે છો કે બધું ખજાનું છે મારું લઈ લીધો પછી હવે ખજાનું કેમનો સાચવી રાખવું હમ એટલે મારી ગુપ્ત ચાવી હું કોઈને નહીં આલું નહીં તો તો અલીબાબા એને લઈ જાય કંઈક ચાઇના અલીબાબા ખોર્યું કે છે એવું વાપર્યું છે અલીબાબા હે એટલે આવું છે બધું એટલે ચાવી ગુપ્ત ચાવી દરેકને પોતાની જેમ મળી છે શું એટલે જે ખાનગી ગુપ્ત હોય પણ એ બધાને ઉઘાડી દેખાય મળે બધી જ બધાને પ્રાપ્ત થાય એને ગુપ્ત કહેવાય શું કહ્યું બધા એને જોઈ શકે એને ગુપ્ત હશે કરી છે શરીરને થોડું દેખાડવાનું છે શરીરને દેખાડવાનું છે ના સમજ્યું ને એ આપણે સમજાતું જતું જાય આજ્ઞા ધર્મથી અંદર સંભાવ નિકાલ થતો જતો જાય અને હું શુદ્ધાત્મા છું એટલે આ શરીરની કોઈ ક્રિયા હું ના કરું શરીર પોતે જે ક્રિયા નિભાવી લઈને કરવા માટેનું આયુ પડ્યું છે એ કર્યા કરે છે તો જે કરનાર જે કરે કરનાર છે તે એ કર્યા કરે અને જેનો સ્વભાવ ખુલ્લો થઈ ગયો છે હું જોવા જાણ્યા કરું છું એટલે કરનાર કેમનો છે ને કેવો છે એની દેખભાળ રાખ્યા કરું છું ચોકી પહેરો નહીં દેખભાળ કહેવાય એને શું કહેવાય દેખભાળ કહેવાય ચોકી પહેરો ક્યાં હોય કે બહાર સમાજમાં રહેવાનું હોય તો એ તો રાખવું જ પડે એ તો માર ખાવો પડે પાછા બધા કે આવું છે સમજાયું એટલે દેખભાળ આપણું કામ દેખભાળ કરવી પડે કે નહીં એટલે આપણને દેખભાળ કરતા લાગે કે આ બરોબર ચાલતો કેમ નથી સીધો કે ઈશ્વર હતું હા કહું છું તું તો તો બહુ સારું કહેવાય હા આ ગાડી કોણ ચલાવતું તું બ્રિજ અને બ્રિજ દહ છોકરો ચલાવતો હતો તો એ અથડી પડી કેટલી કેટલી સ્પીડે હતી તો તો એટલું સારી નોર્મલ કહેવાય પણ પેલો હા આમાં ભૂલ કોની પાક્કા છે ને ગઠિયા પાક્કા થઈ ગયેલા એટલે કોઈને છેતરે નહીં ગઠિયા એટલે વ્યવહાર બધા ગઠિયા જો કહે સમજાય ને પાક્કા થઈ ગયા બધા આ સમજણ ખીલી એને સમજણ ખીલી પોતાના જીવનમાં જીવતા જીવતા સમજણ ખીલી એટલે આમાંથી ગમે તે ના આવે તો મારું કારણ કે હું પહેરી ગયેલો ને નહીં તો મારી પણ આવે કંઈથી હામો તો એક ટપાલી છે નિમિત્ત છે તો એનામાં એનું હોય તો એની મારફત આવે ને હમ જીવતું ના હોય તો પથરો પડે માથા પર લે કંઈક તો આવે ને કાં તો કાંટો વાગ્યો લે બધું જ છે આપણું આપણે જ છીએ હમ કોઈ કઈ કોઈ પણ એવું નથી કે જ્યાં આપણે ના હોઈ શકીએ શું કહ્યું પણ આપણે કોણ કોણ આપણે હમ બધે જ હોઈ શકીએ એટલે પછી શરીરમાં જેટલું હું પડું નીકળી કરીને નીકળીને પછી બહાર જાય એ બધાને ઓળખી લે ઓળખી લે એટલે પછી તું જ તને જોવું બધામાં તું જ તને બધાના કરવાના વ્યવહારમાં તું જ જોવું કે તો મારો વ્યવહાર આવ્યો મારો વ્યવહાર મને પાછો આવ્યો હું કહ્યું બધી રીતે પાછો આવ્યો મને છોડાવે એવો હવે છોડાવે આવતો હોય અને એને છોડવા એને છૂટવા ના દઈએ તો સિલક રહી જાય કે નહીં થોડીક સિલક જ બાકી ના રહે જમા અને ઉદા જીરો શૂન સૂન થઈ જાય તો સારું પડે એટલે બધા સમજો છો ઘરમાં હિસાબની ચોપડી રાખો છો ને આટલા દોબીના ઇલેક્ટ્રિક બિલ એ સબ રાખો છો હા અને આટલા હજાર આપ્યા હતા કે હજાર પૂરા થઈ ગયા બેનું હજારો સરવાળો થઈ ગયો એવું થાય રાખો છો કે નહીં બધાએ ફાઇલ તો રાખવી પડે પણ ના રાખવી પડે તારે વધારે રાખવી પડે થોડીક પણ મગજમાં રાખો છો કે પછી મશીનમાં અરે વાહ મગજમાં બહાર જઈને ફરે એવા નથી આ લોકો આજે અરુણભાઈ સાહેબ ક્યાં ગયા મશીનર ખરું કરી નાખ્યું છે હં આપણા સમીરા શું ખબર છે ક્યાં છે એટલે ઘેર હા તમે એને વેચી દીધું ને તો કે બક્ષિસ આપી દીકરો ડાયો ને કે પપ્પા પાસેથી ઘર વેચાતું લીધું તું તમે પટેલી આવું ના કરો હા કે હું પટેલીઓ જ છું ના કરો ના કરો હા વેલ આઉટ કર્યો આવું છે આ આયુષ્યનું દેવું વધ્યું એટલે કે બહુ એ થાય તો પછી એની કેપેબિલિટી ના પાછા આપવાની કે હું બિલ આઉટ કરી નાખું ચાલો લો તો તમે તમે બાકીનું આપી દો એટલે આવું છે એટલે કોઈને વાત કરવી કરો તેને તું પૂછ નંદા मुझे कभी कभी पढ़ती हूँ कुछ बोलती हूँ तो अच्छा लगता है भी दस पंद्रह मिनट के बाद भी गुस्सा आता है कुछ मतलब किसी का गुस्सा अपने बेटे पे निकलता है घर में निकलता है वो अच्छा। ऐसा- अच्छा तो पढ़ते हैं तब तक तो है बरोबर है तो उसकी प्रैक्टिस बहुत लगानी पड़ती है बहुत प्रैक्टिस कहीं प्रैक्टिस होते होते पीछे आहिस्ते कम होता जाता है वो सब आहिस्ते आहिस्ते कम होता एकदम नहीं होता क्यों कि वो हमेरा वो सारा व्यवहार है न अगले जन्म से हम साथ में लेके आए इसीलिए तो नंदा का जन्म हुआ था लेकिन जन्म होने के लिए तेरे माता पिता मिले और तो तेरा जन्म हुआ तू कैसा तेरा जन्म हुआ तो आगे का कर्म था ना उसकी गठरी पूरी वो गठरी तो जन्म हुआ तो गठरी बरोबर रख तो नहीं सकते है ना तो ये सारी कोथरी है बैग है क्या उसको क्या बोलेगी बैग में भरता है माल तो माल भर के आई है नंदा ये तेरी बाहर वाली गठरी माल उसके अंदर माल भरा है ये सब भरा अंदर है तो वो निकलता जाता है कुदरत निकालती है लेकिन उस टाइम हम जाने कि भाई नंदा को आया है हुँ? हम्म? तो नंदा घबरा नहीं वो तो आ- निकल जाएगा वो को- को कायम का आता ही नहीं कोई मेहमान कायम का आता है कोई हाँ आता है तो जाने के लिए आता है ये ऐसा आ गया समझे इतना अंदर से बोलना उसको हुँ? नंदा को तुम खुद ही बात करो नहीं तो अरीसा में देख के बात करना नंदा बरोबर સમજી પ્રેક્ટિસ પાડ પાડી ગઈ જા, કર થઈ જશે સારું છે બીજા કોઈને પૂછવું જ કશું જે હોય તે પૂછો અહીંયા શરમ આવવાની જગ્યા નથી અહીં તો ઉગાડા થવાની જગ્યા છે શું ઉગાડા થવું છે ને એટલે આપણે જીવનમાં જે જે કંઈ મૂંઝવણ મુશ્કેલીઓ આવતી એ બધું હોય તેની સમજણ મળે બીજું કંઈ નહીં સમજાયું કોણ છે બ્રિજ બોલો એક્ઝેક્ટ અમે એ કહેવા માગીએ છીએ કે મોક્ષ તો બધાના અંદર પડેલો જ છે પરંતુ એ કેમ ખુલ્લો નથી થતો તો કે એના માટે આપણો નિશ્ચયની કચાશ છે નિશ્ચય શું એટલે અનિશ્ચય એટલે આપણે કશું નક્કી જ નથી થયું એટલે આમાં આમાં આમ કર્યા કરે નિશ્ચય થાય એટલે સ્થિર થાય કે ના થાય એટલે એ વ્યવહારમાં બ્રિજ વ્યવહાર બ્રિજ પોતે અંદરથી અંતઃકરણમાં નક્કી કરી જ નાખે કે બ્રિજ તારું જે થવાનું થાય પરંતુ હું આજ્ઞા આજ્ઞા ધર્મમાં છું એટલે બ્રિજ એટલે બહારનું ખોખું અને હું એટલે અંદરનું તારું શરીરનું અંદરનું ખોખાનો ભાગ અંદર હોય તો બહારનું ખોખું ચાલે કે બહારનું હોય તો અંદરનું ખોખું ચાલે અંદરથી બહાર એટલે અંદરથી બહાર બધું સમજી લેવા માટે બ્રિજને એના માટે અમે કહીએ છીએ કે નિર્ણય નિશ્ચયથી હું કેવળ શુદ્ધાત્મા છું તો હવે આ બ્રિજ છે તે આજ્ઞાને આધીન થઈ ગયો શું થયું આધીનને શું કહેવાય કે ગુરુ હોય તો આપણે શિષ્ય તો આધીન હોય એવી ટાઈપનું છે આધીન આધીન બોલતે તો બ્રિજ આજ્ઞાને આધીન થઈ ગયો આજ્ઞા શું છે તો કે આપણું જ સ્વરૂપ છે વ્યવહારનું શું કહ્યું પણ એનું ઓળખાણ પડ્યું નથી એટલે હવે ઓળખાણ પડતું જતું જાય એટલે હું નક્કી આવે વ્યવસ્થિત બહાર શું થવાનું કશું શું થવાનું એવું બોલવાની જરૂર નથી પણ એ તો આપણે હરવાય છે આજ્ઞા હોય ખરી ને પછી વિકસે વિકાસ થાય ખુલ્લી થતી જતી એટલે નિશ્ચય જ મુખ્ય છે એ વ્યવહાર હોય કે નિશ્ચય હોય પણ મૂળ નિશ્ચય પ્રાપ્ત થયો જે પ્રાપ્ત નહોતો એટલે ભટકવું પડતું હતું બે બાન પડે તે પાછું બાનથી જ બધા ફરતા બહુ સારું કહેવાય બે બાન પડે મોટા મોટા બુદ્ધિશાળીઓ છે તે પોતાનું જીવન આપણે જો વાહ કેવા છે કેવા છે એમ કરીએ આપણે એના જેવા થવું આવું એવું કરવા જેવું નથી જરાય કરવા જેવું નથી આપણે જ્યાં હોય તે જ્યાં બેઠા આવીએ તે સમજાયું કે નહીં એટલે બુદ્ધિ એ પ્રકાશ ખરો પણ લિમિટેડ પ્રકાશ છે લિમિટ મર્યાદાવાળો કારણ કે એને એ ઉછીના ઉછીનો લીધેલો પ્રકાશથી આ શરીરમાં આ માથામાં ભરાઈ પડ્યું છે ને એનાથી ચાલે છે બેટરીથી આમ તેમ ચલાવે છે આપણે હા હા બધું શું બુદ્ધિ બુદ્ધિ ચાલ્યા જ કરે હમ એ તને બ્રિજને કહેશે કરશે આવું બધું જરા ઊંધું છતું બધું સલાહ આપે એ તો એટલે ગાઈડ કરે સલાહ આપે પ્રકાશે કે આ તને લાગે છે અંધારું ના લેવજો લાઈટ ફેંકવું અજવાળું જ કહે છે સમજ્યું ને અંધારાને અજવાળું બતાવી દઈએ તો શું હા અને જ્યાં અજવાળું કુદરતી રીતે છે ને એને ઢાંકી દે તે વખત બંધ થઈ જાય પાછી એ લાઇટ ના ફોડે કારણ કે ઝબકતી લાઇટ છે ને પછી આમ ખુલી ને તો થોડો વખત રહે પછી એ થાય પછી બંધ થઈ જાય આગિયો જોયો છે આગિયો તો કાયમનું પ્રકાશ ફેંકે છે એ તો એને જવા માટે નહોતો એ કઈથી આવ્યું એવું જ છે આપણું તે આ બધું આજ્ઞા જેવું બધું પણ આંખો મળી તો હા હા હું જોઉં છું જોઉં છું જોઉં છું તો જોઉં છું તો ઠોકર કેમ ખાઉં છું અથડી પડી કેમ જાઉં છું આ શું શું કરું અને આ લોકોએ બચવા નાખ્યું તો આમ તેમ આ બધું ગડબડો થાય બધી સમજાયું ને તરત જ આપણને ખ્યાલ આવી જાય કે ઓ આપણાથી ઠોકર વાગેલી તે ઠોકર મારી પર પાછી આવી એવું નહીં ધીરેલું હોય પાછું આવે કે ના ધીરેલું હોય તે આવે તે શાના માટે આવે કેવી રીતે સરખા કરો રૂપિયા રૂપિયા આપીને સમજીને બીજું શું કરે સમજીને સમજીને હા એટલે શુદ્ધાત્માનો ચોપડો કયો શુદ્ધાત્માનો ચોપડો આપણે એને ચલાવવાનો હોય ધ્યાનથી રાખવાનો હોય તો એમાં બધું જ ખાલી થઈ જવું જોઈએ એના પર જીવન માણસનું તો આમે કુદરતની બધી રચનામાં આપવા માટે એટલે હાથથી એવું નથી કહેતા પણ ભાવનાથી અંદરથી કે કઈ રીતે હું કોઈને ક્યાંક કામ આવવું કે કંઈ કોઈ રીતે મારે શું અંદર જે શક્તિઓ હોય એ પ્રમાણે કામમાં આવું કોઈને એને એકબીજાને પર ઉપલા ઉપકાર ના કહેવાય ઉપકાર ના કહેવાય શું ઓબ્લાઇજનો અર્થ ગુજરાતીમાં જુદો છે કોઈ કહી શકશો પરોપકાર કહેવાય હમ એટલે ઉપકાર બુદ્ધિ ઉપકાર બુદ્ધિ એટલે કોઈને પોતે પોતાના ઉપર તો ઉપકાર કરતા આવડે જ નહીં ને એટલે પરથી કરીએ તો પછી અંદર આવું ખીલતું જતું જાય સમજાયું ને એટલે શરીર એને યોગ કહેવાય શું કહ્યું એ જન્મ માનો યોગ થયો એ જન્મવાના શરીરમાં આપણે આગળનું પુણ્ય પાપનું જે કંઈ જમા થઈ ગયેલું બધું સ્ટોક એ બધો સાથે આજે શરીર આવ્યું બહાર સમજાયું ને એટલે એ પોતાની કમાણી હતી જૂની અને આ જે આ વખત મેં કમાણી છે તે ઉધારી હતી ઉધારવાળી બધી ઉછીની લીધેલી ઉછીની લીધેલું આપણે કે શું કરવું પડે હે પણ ઘી પીને ઘી પીવાનું દેવું કરવાનું લે એવું તો જીવવાનું એ જાવ કે છે અત્યારનો જમાનો એવો છે બધા એવું જ કરે એમાં શું પૈસા પણ પાસે પડ્યા હોય પણ કે સાહેબ નથી આ બેંકમાં જાય અરે આપશે આપશે જાણે તું કાગરિયા આપ તો કાગરિયા બહુ સરસ આપે પાછું અને પૈસા લઈ આવે હા લે બસો કરોડ બસો કરોડ પાંચસો કરોડ તે કેટલા લીધા છે હા ડાયો હે અને પછી કંઈક સાહેબ વર્ષ બે વર્ષ થાય ને ત્યાર પર સાહેબા તો મોદી પડી ગઈ કારખાનું મોડું પડી ગયું વેસે શું કરીએ કે તું બે ત્રણ મહિનાની તને દવા આપીએ લઈ લે પણ પછી તે કામ ચાલુ કરી દે ત્રણ મહિના સાહેબ આ તો માદગી બહુ ભારે લાગે છે એમ કરીને પેલા પૈસા કરી જાય બધા અને પોતાના નામે પેલું ફેક્ટરી ફેક્ટરી મશીન લઈ જાઓ આ જમીન છે <laughs> અને પેલા પૈસા કાઢી લે બધા તને બધી ખબર <laughs> અંગર આગળ કરેલું ને આપણે <laughs> આગળ કરેલું એટલે ઉધારીઓ માલ લઈને આવ્યા આપણે પણ એમાં સરખો એક માલ હતો એનાથી આપણે આ છૂટી ગયા પુણ્ય કહેવાય છે ને એ પુણ્યનો પ્રકાર છે એ હરખો હતો એટલું કામ કરી દીધું એને એટલે મોક્ષે જવાના માટે લક્ષણો એમાં જ હોય બધા બધા એના બોલો બોલો કે આ કાળના મનુષ્યો કેવા છે ગજવામાં પૈસા હોય તો હપ્તા ભરવા તૈયાર નથી એ તો એવું જ હોય અને પછી દાદાજી આપે સમજાવ્યું છે એટલે પૂછ્યું કે દાદાજી આપ આમાં શું કહેવા માંગો છો આપને પૂછ્યું કે શરીર સારું હોય શરીર સાથ આપતું હોય શરીરમાં શક્તિ હોય ત્યારે આખા દિવસમાં નાના નાના હપ્તા આવે ચૂકવવાના નાના નાના દરેકની જોડે તો કે ચૂકવવાની જગ્યાએ એ વધારવામાં પડ્યો પોતાની શક્તિ હોય શક્તિ બોજો હલકો કરો છે બોજો બરબર કરે એને શું ખબર કે આ બોજો શું છે એ ખબર નથી એને ખબર નથી કે આ બોજા હું ડબાઈ જઉં છું એવું અને થવું છે ખુલ્લું પાછું એવું છે એ તો આ કળિયુગમાં આવું જ હોય અને પછી એવો સમય આવે કે પોતાની પાસે પૈસા ના હોય કશું ના હોય ને ચારે તરફથી ઉઘરાણી આવે નાદારી નાદારી નાદારી પાસે કોઈ માગે નહીં એ પણ હોય શું શું માગે તારે તો કે તારી પાસે શરીર તો છે ને પૈસા નથી કશું નથી ચાલ કપડાં તો પહેર્યા છે બરાબર છે પણ શરીર તો ખરું જ નહીં તો કે શરીર તો મારું જ ને હા તે કામ કર આ પૈસાની જગ્યાએ તું એક એક રતલ માંસ કાઢીને આપી દે તારું શું કે તો પછી પેલો ગભરી ઘરે આ કઈ જાતની માગણી છે એટલે જજે કે છે કે આ પણ સાહેબ મેં તો ચોખ્ખું એને જે શરત મૂકી અને છે તેટલું જ માગ્યું બીજું નથી માગ્યું મેં કે છે તો જજ સાહેબ તો એની વાત તો સાચી છે આ જજ બધા આવી રીતે હોય વ્યવહારના આજે શું કરવું તે પેલો તો ગભરાઈ ગયો અને પછી બહાર જઈને ધીમે એટલો ઢીલો થઈ ગયો એમાં એક એક હોશિયાર છોકરી વકીલ મળી ગઈ અરે જાણે છોકરીને તે અરે આ તો શું છે તને વાંધો આ ચલ ચલ હું આવીશ તને વાંધો નહીં જા તે પછી આવી જજ સાહેબને કહે છે કે હું એના તરફથી કહું કે ભલે ફરિયાદીનું બધું છે એની વાત સાચી છે પણ મારે એના તરફથી થોડી વાત કરવી છે તો પેલું કંઈક સાહેબ અત્યારે આ સ્ટેજે ના એલાવ કરાય હવે તો જજ જ જજમેન્ટ જ આપવું પડે તો કે ના ભાઈ એલાવ કરશે એવું તો નહીં જજમેન્ટ એવું ના ચાલે તો જા તને છૂટશે એ કહ્યું બરાબર છે એને માગણી કરી છે ને એની વાત સાચી છે અને એનું માલે માલ છે એટલું કબૂલ કર્યું છે ને કે આ હું શરીર મારું શરીર મારું છે તો કંઈક બરાબર છે તો પછી એને માગણી કરી છે એને આ એને આપવું જ પડે સાહેબ અને હું મારા અસીલને કહીશ કે તારે આપવું જ પડશે પણ મારી એક શરત છે સાહેબ કે છે શરત શું તો કે શરત એવી નથી એમાં બેમાં હું વચમાં નહીં આવું પણ શરત એવી છે કે એને માગ્યું નથી એ ના લેવું જોઈએ માગ્યું છે એટલું લેવું જોઈએ એને તો એ તો બરાબર છે તો આના અને એને આપવું જ પડે પણ મારી શરત એ છે કે એક લોહીની ટીપું ના પડવું જોઈએ કે એ કયું ઉર્દુ હતું જજે કે છે એવું તો કેવી રીતે બને તો કે પણ મારી શું ભૂલ છે એમાં સાહેબ એને જોડે માગવું હતું કે લોહી સાથે પણ પડે તો મારું જવાબ <laughs> નહીં પણ ખબર નહીં એ ફસાઈ ગઈ તે પેલી છોકરી હોશિયાર હતી એને જરા હરખી સમજ હતી કોઈને છેતરા છેતરેલા નહીં ને તે કે વકીલ થઈ પણ બધાઈ થઈ ગઈ આ તો ત્યાંનું બધું વાર્તાઓ છે બધી સમજાયું ને ક્રિશ્ચિયાનિટી વાર્તાઓ હમ છું શું મર્ચન્ટ ઓફ વેનિસ આ ઇટાલી એટલે આખા દેશનો આજે જો માફિયાગીરી છે ને એનું જન્મસ્થાન એ ત્યાંથી થયેલું ઊભું થયેલું એ આખા દેશમાં ફેલાઈ ગઈ શાખાઓ બધી ઓરિજિનલ હા બધી રીતના છે બધી જાતના લોકો ત્યાં આગળ એટલે પશ્ચિમના દેશો તેવા જ હતા બધા બધા પહેરેથી એટલે અત્યારે એમની બુદ્ધિ આ કુદરતીપણાને મળેલી એટલે પોતાના વ્યવહારમાં સુખ પોતાનું ખોરવા માટે કર્યું ને સારું કર્યું બધું આ આમાંથી આવ્યું બધું કારણ કે ઉગતા બાળકો કહેવાય શું કહ્યું ઉગતા બાળકો અને હરખી રીતે ઉગતા બાળક મોટું હોય એ બધી રીતે થાય ને એ એના જેવું છે પરંતુ એક હું જાણે નહીં હું કોણ છું તો ચાલ્યા જ કરે એટલે એ લોકોની બુદ્ધિ છે તો કુદરતમાં જે મળી હોય ને એને બધું કામ કર્યા કરે એ બધી જ્યારે આપણે કેવા છીએ આપણે કેવા છીએ ખબર છે ઉગાડી આંખે આંધ્રા પણ જીવીએ એવા બાળકો છે બધા આખું ભારતના શું કહ્યું એટલે ઉગાડી આંખ છે ને બધું તે એટલે ઉગાડી આંખે આંધ્રા સાથી કહ્યું કે આપણે અંદરથી આ કશાયોથી જીવીએ છીએ શાનાથી કશાયો એટલે રાગ દ્વેષથી શાનાથી રાગ દ્વેષથી રાગ કરવાનો હોતો નથી પણ રાગ થયા આગળ રહે નહીં કોઈને છોડે જ નહીં દ્વેષ થતો નથી કોઈને પણ દ્વેષ આવ્યા જ કરે કોઈને રાગ દ્વેષ રાગ દ્વેષ શું છે રાગ એટલે માયા અને લોભ શું કહ્યું એ બે જ રીતે થાય છે માયા એટલે મારાપણું અને લોભ એટલે વધારે ભેગું કરું વધારે ભેગું કરવું સંતોષ જ ના થાય અને દ્વેષ એટલે શું કે ક્રોધ અને માન બોલો હા એને દ્વેષ કહેવાય દ્વેષનો આવી રીતે થાય ક્રોધથી અને માનથી બે રીતે સમજાયું ને એટલે આપણે આ આખા જીવનમાં માણસો જીવે બહેનો જીવે કે ભાઈઓ જીવે બધામાં પણ આ ચાર તો હોય જ હવે ચારમાંથી પેલા ક્રોધમાન વધી જાય કોઈના જીવનમાં સમજાયું શું કહ્યું સમજો બહેનો હોય પણ એ બહેન તો કોઈ બહુ મળે નહીં વીર વીરવાળી વીર શક્તિવાળી કે એને ક્રોધમાન વધે એ માયાને કપટ જ બધા કર્યા કરે બધું મને ખબર નથી આ એ વાત છે બધો જ અંદરથી જાણે પાછો અંદરથી જાણે માયાને કપટથી જીવે એટલે આખા જીવન સર્વા ક્રોધમાન બધા ઓછા હોય અને માયાને કોઈ વધી જાય ને એટલે પછી આ શરીર મળ્યું આ કપડાં મળ્યા અને ભાઈઓ પણ પછી બહુ કાચી માં ના કહેવાય એટલે એમને ચારે ચાર હોય પણ આ ક્રોધમાન બાજુ પલ્લું વધી ગયું હોય એટલે એમના કપડાં બદલાઈ ગયા શરીર બદલાયું લે કારણ કે કશો ફેર નથી જરાય ફેર ના મળે હમ એટલે ભારતની સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ કહેવાય કે આ શરીરને જો રખવાના છે અને એમાં કેટલી મૂંઝવણ થઈ આખા દુનિયામાં ભારતમાં જ્યાં જ્યાં શું કહેવાય કે વાત ના હોય ત્યાં ઝઘડો ઊભો કરી દે બધો વાત ના હોય તોય ઝઘડો ઊભો કરી દે સમજાયું ને આ વાત સમજવાની આ દાદા ભગવાને બધાને સમજાવ્યું આ કાળમાં અને આજની લોકોની ભાષામાં સમજાય એવી રીતે સમજાયું એટલે આજે આપણે આ સુખી છીએ બધા એટલે દાદા ભગવાન અસીમ જે જે કર્યો આપણી ઉચ્ચમ ઊંચી ભક્તિ છે હમ અને પરમાત્માની સીધી ભક્તિ કઈ સીધી વાંકી નહીં બાળી નહીં પણ સીધી શું બીજી બધી ભક્તિઓ આપણે એમ વાંકી બાળી એવું ના કહીએ પણ જેવી ભક્તિ જેવા ભાવથી કરે એવું એને મળે ફૂલ ફળ મળે ચાલો હવે હું મંત્ર બોલાવું છું અને પ્રાર્થના બોલી લઈએ નમો વિતરાગાય એટલે આપણે માણસ તરીકે જીવીએ છીએ એટલે વિત એટલે વગર અને રાગ એટલે આ રાગ દ્વેષને જે કાંઈ રાગ શબ્દ કહેવાય સમજાયું ને એટલે ક્રોધમાનમાં આવેલો એટલે એના વગર કેવી રીતે આપણે જેમ કહીને ઓછા થતા જાય જીવાય એના માટે એટલે એમને કરીએ છીએ એવા હોય છે મોટા વિકાસ થયેલા પુરુષો એટલે કહીએ આપણું ધ્યેય એ છે લક્ષ્ય એ છે કે મારું લક્ષ્ય વગર તો કેમ ચાલે જીવવાનું હે એ તો આદરે આમ ગમે તેમ ગમ્યા કરે એ તો નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આય હરિયાણમ નમો વજાયાણમ નમો લોહી સવ સાવડમ એસો પંચ નમુકારો સવ પાવ પણાસળો મંગલાણમ ચ સવેસીમ પરમમ હવય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય वो ही मेरा स्वरूप है मेरा स्वरूप शुद्ध आत्मा है हे शुद्ध आत्मा भगवान हम आपको अभेद भाव से अत्यंत भक्ति से नमस्कार करते हैं अज्ञानता के वश हमें जो जो भूले की है वो सभी भूलों को आपके समक्ष हम रखते हैं उनके लिए हम अंदर से अंतर से खूब पछतावा करते हैं और आपके पास क्षमा मांगते हैं हे प्रभु क्षमा करो क्षमा करो क्षमा करो और हम फिर से वैसी भूलो न करें ऐसी आप हमें शक्ति प्रदान करो हे शुद्ध आत्मा भगवान आप ऐसी कृपा करो जिससे मुझे भेदभाव छूट जाए और अभेद स्वरूप प्राप्त हो और अभेद स्वरूप प्राप्त हो हम आपके अंदर हम आपके अंदर अभेद स्वरूप से तन्मय आकार रहे अर्थात जो मेरा जीव भाव है जो मेरा जीव भाव है वो, वो आपका शिव भाव में आपका शिव भाव में मिल जाए मिल जाए जय सच्चिदानंद दोनों की शादी हो गई पीछे क्या जिसमें विडो कोई होगा ही नहीं कोई बीड़ा नहीं होगा प्रकृति भी नहीं होगा पुरुष भी नहीं होगा सब प्रकृति पुरुष में भर गई पूरी ગમે બધા પાઈ બહુ સારી પ્રગતિ કરી છે મહાત્માએ ચલો અમે બહુ ખુશ છીએ આનંદ છે હા તમને બધાને પ્રગતિ તમારી જોઈને હવે અમે રજા લઈશું હમ અમારે મંદિર પર જઈને બીજું બધું કામ કરવાનું છે મંદિરનું ને બધું देवचंद भाई हमें मंदिर पर ले जाओ और जाते जाते ये वितराग सोसाइटी है ना वहाँ थोड़ा एक दो घर में हाँ हाँ ले जाओ हाँ जाओ એટલે બાકી सब अभी पूरा हो गया है अभी सत्संग नहीं है હું મારા કામે આવ્યો છું એટલું કરીને અમે જઈશું આ તો એક લોટરી લાગી છે એકદમ અચાનક આવી પડ્યા છે નહીં તો આ કઈ ગોઠવણી નથી ટાઈમ ટેબલ નતું કશું જ નતું ચાલો અમારું અહીંયા આગળ છે ને ગયો કોને કહ્યા કોને જસ આપવાનો કુદરત છે અને હંમેશા આપણે ધાર્યું ના એવું બને ને એકદમ ઓચિંતો લાભ થઈ જાય